અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન અર્જુને કહ્યું આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે હે કમળનયન મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહેમાનો પણ અનુભવ કર્યો છે હે પુરુષોત્તમ હે પરમેશ્વર હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું હે પ્રભુ હે યોગેશ્વર જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન હે પાર્થ હવે તું મારી વિભૂતિઓને જો સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો હે ભારત હવે તો અહીં આદિત્યો વસવો રુદ્રો અશ્વિની કુમારો મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી હે અર્જુન તું જે કંઈ જોવા ઈચ્છે તે હમણાં જ મારા આ દેહમાં જોઉં તો અત્યારે અને ભવિષ્યમાં પણ જે જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું હવે તું મારા યોગ ઐશ્વર્યને જો સંજય બોલ્યો હે રાજા આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધિત દ્રવ્યોના વિલેપનવાળું હતું બધું જ આશ્ચર્યમય તેજમય અસીમ તથા સર્વવ્યાપક હતું આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દૈદીપ્યમાન તેજ સમાન થઈ શકે તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું ત્યારે મૂંઝાયેલા આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યું અર્જુને કહ્યું હે ભગવાન કૃષ્ણ હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું હે જગન્નાથ હે વિશ્વરૂપ હું આપના દેહમાં અનેકાનેક હસ્ત ઉદર મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે હું આપની અંદર અંત મધ્ય કે આદિને જોતો નથી આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે તેમ છતાં અનેક મુકુટો ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું આપ જ પરમ આદ્ય શ્રેય તત્વ છું આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો આ મારો મત છે આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો આપ અપાર મહિમાશાળી છો આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું આપ કેવળ એક છો તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છું હે મહાત્મા આપના આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા લોક ભયભીત છે દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે તેઓમાંના કેટલાક ભયભીત તેને હાથ જોડી આપને પ્રાર્થના કરી રહ્યા છે મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઉ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે શિવજીના સર્વ આવિર્ભાવો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વેદેવો બંને અશ્વિની કુમારો મરુદગણ પિતૃગણ ગંધર્વ યક્ષ અસુર તથા સિદ્ધદેવો એ બધા જ આપના દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે હે મહાબાહુ આપના આ અનેક મુખ નેત્ર બાહુ જાંઘો ચરણ ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું હે સર્વવ્યાપી વિષ્ણુ આકાશને સ્પર્શતા અને એક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફરિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતાં જ મારું ચિત્ત ભયથી વ્યગ્ર થયું છે આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી હે દેવાધિદેવ હે વિશ્વના આધાર આપ મારા પર અનુગ્રહ કરો હું આ પ્રમાણે આપના પ્રલયાગ્નિ સમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી હું ચારે બાજુથી મૂંઝાઈ ગયો છું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે જેવી રીતે ખુદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખોમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું હે વિષ્ણુ હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી દિશાઓના લોકોને ગળી જઈ રહ્યા છો સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાવ છું હે દેવાધિદેવ આવા ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો તે મને કૃપા કરી કહો હું આપને નમસ્કાર કરું છું કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ આપ આદ્ય ભગવાન છો હું આપના વિશે જાણવા ઈચ્છું છું કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મોલ્યા હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે માટે ઉઠ યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હે સાચી તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે દ્રોણ ભીષ્મ જયદ્રથ કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે માટે તું તેમનો વધ કર અને દેશ માત્ર વ્યથિત થઈશ નહીં માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ સંજયે ધૃતરાજને કહ્યું હે રાજા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી રૂજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું અર્જુને કહ્યું હે ઋષિકેશ આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે એ યોગ્ય જ થયું છે હે મહાત્મા બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે હે અનંત હે દેવેશ હે જગન નિવાસ આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો સર્વ કારણોના કારણ રૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો આપ આદ્ય પરમેશ્વર સનાતન પુરુષ તથા આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છું અને ભૌતિક ગુણોથી પર છો હે અનંત રૂપ આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો આપ અગ્નિ છો જળ છો તથા ચંદ્ર પણ છો આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો અને આપ પ્રપિતા મહ છો તેથી આપને હજાર વાર નમસ્કાર છે અને મારા વારંવાર નમસ્કાર છે આપને તન્મુખથી પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો હે અનંત વીર આપ જ અપાર પરાક્રમના સ્વામી છો આપ સર્વવ્યાપક છો અને તેથી આપ જ સર્વસ્વ છો આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે કારણ કે હું આપના મહેમાથી અજાણ હતો મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે સાથે સૂતી વખતે સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા કોઈવાર એકલા તો કઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે હે અચ્યુત કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો આપ આ સંપૂર્ણ જગતના સાવર અને જંગમ સર્વના પિતા છો આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો આપનો કોઈ સમવર્યો નથી અને ન તો કોઈ આપની સાથે સમૃદ્ધ થઈ શકે તેમ છે તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે હે દેવેશ હે જગત આધાર આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો હે વિશ્વરૂપ હે હજાર ભુજાઓવાળા પ્રભુ હું આપના મુકુટધારી ચતુર્ભુજ રૂપના દર્શન કરવા ઈચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરું છું તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે પરમેશ્વર બોલ્યા મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વ રૂપના દર્શન કરાવ્યા છે આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દેદીપ્યમાન તેજોમય રૂપને ક્યારેય જોયું નથી હે કુરુવીર શ્રેષ્ઠ તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યયનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે તત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે હવે તે ભલે સમાપ્ત થાય હે મારા ભક્ત સર્વ વ્યથામાંથી તું મુક્ત થા હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે સંજયે ધૃતરાજને કહ્યું અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દેહૂજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું હે જનાર્દન આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી હે અર્જુન માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ હે પ્રિય અર્જુન સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે જે મારે માટે જ કર્મ કરે છે જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામે છે